એ આવો આવો મારા નાના મોટા ટાબરિયાઓ હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો પરી અને શિવ વાર્તા સાંભળે છે અને એની સાથે દ્રષ્ટિ ને નિખિલ આર્યન ને મોહિત ને કેવિનભાઈ ને કેટલા બધા બાળકો વાર્તા સાંભળે છે અને આમ વાંસદાથી અવી કુમાર વાર્તા સાંભળે છે ભાઈ આવો આવો મારા નાના મોટા ટાબરિયાઓ મોહિતભાઈ આર્યનભાઈ ધ્યાનથી વાર્તા સાંભળજો સાંભળો સાંભળો આ બોર્ડ વાકથી દ્રષ્ટિ અને રાને વારી કલ્લાથી વિહાનભાઈ વાર્તા સાંભળે છે ઓહો હો ભટુરિયા તો કેટલા બધા આવી ગયા છે ભાઈ આજની વાર્તાનું નામ છે ભોળા બાબા રમણલાલ સોનીની વાર્તા છે ઓ ભાઈ એમણે મને વાર્તા કહી છે ને હું તમને કહું છું એક હતા ભોળા બાબા એક દિવસ આ ભોળા બાબાને એક સાધુ મળી ગયા ભોળા બાબાની સેવાથી પ્રસન્ન થઈને સાધુએ એમને એક વીંટી આપીને કહ્યું વીંટી મારી માં વીંટી મારો બાપ એમ કહીને તમે વીંટીની પાસે જે માગશો તો તમને મળશે બંગલો માગો તો બંગલો અને રાજપાટ માગો તો રાજપાટ મળશે પણ વીંટી પાસે એક જ વખત માગી શકાશે હો યાદ રાખજો ભોળા બાબા ભોળા બાબાએ ઘેર આવીને ભોળી પત્નીને પટલાણીને વીંટીની વાત કરીને કહ્યું શું માગશું વીંટી પાસે બંગલો માગશું ભોળી પટલાણી કે બંગલા કરતા તો બળદિયો માગો તો કંઈ કામનું એમ કરો એ દસ વીસ એકરનું ખેતર માગી લો ને ભોળા બાબા કે ખેતર તો આપણે જરી વધારે મહેનત કરીશું તો જાતે કમાઈ લેશું વીંટી પાસે તો એવું કંઈ માંગવું જે બીજી રીતે મળે તેવું ન હોય લો બોલો ભોળા બાબાની પત્નીએ કાનની બૂટ પકડતા કહ્યું વાત તો ખરી વીટી પાસે એક જ વખત માગવાનું છે તો પૂરો વિચાર કરીને માગવું સારા કામમાં ઉતાવળ નહીં સારી ભોળા બાબા તો ખુશ થઈને બોલી ઉઠા અરે વાહ તું કેવું સરસ બોલી સારા કામમાં ઉતાવળ નહીં સારી હાસતો સારા કામમાં ઉતાવળ નહીં સારી આમ મીટીનો કશો ઉપયોગ થયો નહીં હો ભાઈ ભોળા બાબાની આંગળીએ એ તો રહી એ વર્ષે પટેલ પટલાણીએ ખેતરમાં ખૂબ કામ કર્યું ખેતરમાં સરસ પાક થયો ને સારી કમાઈ થઈ બે બળદ નવા લીધા ભોળી પટલાણી કે આવું આપણી મહેનતથી મળતું હોય પછી વીંટીની પાસેથી માગીને લેવામાં વીંટીનું માન શું બાબાએ કહ્યું અને આપણું એ માન શું હે બીજે વર્ષે પણ એમણે કેળ બાંધીને કામ કર્યું હો ખેતરમાં સારો પાક થયો કમાણી પણ થઈ વીસ એકરની નવી જમીન લેવાય બોલો લો ભાભા કે ભોળી જમીન પર કૂવો નથી કૂવો માગશું વીંટી પાસે ભોળી પટલાણી કે આ કૂવો તો જોજો ને આપણી મહેનતથી થઈ જ જશે વીંટી પાસે તો કઈ એવું માગવું શું માગશું અત્યારે તો કાંઈ સૂચતું નથી તો ઉતાવળ શું છે કહું છું સારા કામમાં ઉતાવળ નહીં સારી હવે બીજે વર્ષે ખેતરમાં કૂવો પણ થઈ ગયો બળદ માટે નવા ઢાળિયા થઈ ગયા પટલાણી કે જોયું આટલા તો આપણા કાંડા બાવડાના જોરે થયું વીંટી પાસે આવું માગ્યું હોત તો આપણું શું માન રહેત બાબાએ કહ્યું હા ઓ વાત તો સાચી પણ આ ઘરનું માલણ તૂટી ગયું છે મેળી સંભળાવવી છે એ માગશો વીટી પાસે નવું ઘર કરાવી આપે ભટલાણી હસી પડી કે માગવાની એવી ઉતાવળ શી છે કહું છું સારા કામમાં ઉતાવળ નહીં સારી બીજા બે વર્ષમાં તો પટેલે મેળી બંધ નવું મકાન બનાવ્યું હો ભાઈ મસ્ત ધોરી આવ્યા દુધાળા નવા ઢોર આવ્યા નવા ખાતર પાણી આવ્યા નવા ઓજારો આવ્યા ખેતરમાં દીકરા મોટા થઈને હવે ખેતીના કામમાં મદદ કરતા હતા એટલે બાબાને તો ઘણી રાહત થઈ આમ બે દશકા વીતી ગયા ભાઈ બે દશકા એટલે વીસ વર્ષ એક દિવસ બાબા કે પોળી હવે વીંટીની પાસે કંઈ માગી લઈએ તો સારું હો એની પત્ની કે તો માગો ને હું ક્યાં ના કહું છું ભાભો કે શું માગશું આપણી પાસે શું નથી હળ છે બળદ છે ખેતર છે કૂવો છે પાણી છે કામ કરે એવા દીકરા છે શું માગશું કે ભોળી પત્ની કે માગી માગીને શું માગવું છે આમાં જાદુથી માગવા જેવું શું છે માગવું તો કંઈ એવું માગવું એ તો વળી ગૂંચવાઈ ગઈ અને કે એ કહું છું સારા કામમાં ઉતાવળ નહીં સારી હો પટેલે કહ્યું હાસતો હાસતો હું એ જ કહું છું આમ બીજા કેટલાક વર્ષ વીતી ગયા પટેલ ને પટલાણી હવે ઘરડા થયા વળી એકવાર જાદુઈ વીંટીની વાત નીકળી પટેલ કે ભોળી આ વીંટીની પાસે શું માગશું એ તો કે ભોળી પટલાણી કહે હવે આપણને સાની ખોટ છે તે જેને ખોટ હોય તે માગે મારે તો કાંઈ માગવું નથી વીટી પાસે માગ્યું હોત તો એ આપત એના કરતાં તો ઘણું વધારે આપણે આપણી મહેનતથી પેદા કર્યું છે આ વીટીમાં જાદુ હશે એના કરતા આપણા કાંડા બાવડામાં વધારે જાદુ છે એ તો આપણે નજરે જોયું તો પછી વીટી પાસે માગવું શું બાભાએ કહ્યું ભોળી પટલાણી કે મને એક વાત સૂજે છે આખી જિંદગી આપણે આપણા કાંડા બાવડાના જોર ઉપર જીવ્યા છીએ ને ઉજળા થયા છીએ એવા ને એવા ઉજળા રહીને આપણે મરીએ એવું એની પાસે માગીએ આપવાની એનામાં તાકાત હોય તો એટલું આપે પટેલને આ વાત ગમી ગઈ હો ભોળાભાઈને એમણે વીંટીને હથેળીમાં લઈને કહ્યું વીંટી મારી માં વીંટી મારો બાપ આપ તો એટલું આપ કે અમારા કાંડા બાવડાના જોરે અમે જેવા ઉજળા રહીને જીવ્યા છીએ એવા ઉજળા રહીને શાંતિથી મરીએ પછી ભાભો કે હા હવે કામ ફતે જમરાજાને કહું છું કે તું કાલ આવતો હોય તો આજે આવ અને આજ આવતો હોય તો અબ આવ હું તૈયાર છું લઈ જા તું તારે મને હે હું નહીં હું નહીં આપણે પટલાણીએ પટેલની ભૂલ સુધારી હો ભોળા બાબાએ કહ્યું હવે આ વીંટીનું કામ શું છે હવે જાદુઈ રહી નથી દઈ દો કોઈ બ્રાહ્મણને રાજી થશે ને આશીર્વાદ દેશે ભોળી પટલાણીએ કહ્યું ભોળા બાબાએ વીંટી બ્રાહ્મણને દઈ દીધી તો ભાઈ આ પતિ પત્ની ભોળા બાભા ને એની પત્ની કાંડા બાવડાના જોરે મહેનત કરીને આનંદથી જીવ્યા ઓ ભાઈ કઈ વીંટી ઉપર ન જીવ્યા તો તમને બધાને આ વાર્તા સાંભળવાની મજા પડી ગઈ ને ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહીશ ભાઈ આવજો